સ્વચ્છંદે રોકાયો મોક્ષ મોક્ષે જવું હોય તો સ્વચ્છંદ નામનો અનંતકાળનો રોગ કાઢવો જ પડશે જ્ઞાની પુરુષ વીતરાગી શબ્દો બોલે તેનાથી સામાનો રોગ જાય માટે અમારે કહેવું પડે છે કે કઈ જાતના છો એક વખત તો પાંસરા થાવ હું છું હું છું તે શેમાં છે તું કોકના અધીન રહો ને ગમે તેના આધીન રહે તો પોતાને સ્વચ્છંદ તો ના રહે ને તેથી જ તો કૃપાળુ દેવે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ શ્રીમદ રાજચંદ્ર અને આગળ પાછો સ્વચ્છંદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાણે બમણો થાય શ્રીમદ રાજચંદ્ર